હવે આજે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ સ્થાપન થયું ઇન્ટ્રીમ ગવર્મેન્ટ કઈ ગવર્મેન્ટ થયું અત્યાર સુધી તો હું ચંપકભાઈ છું એ જતે બહિર્મુખી આત્મા હતો કેવો હતો બહિર્મુખી આત્મા એટલે મૂળાત્મા મૂળ આત્મા હવે હવે બહિર્મુખ પણ છૂટી ગયું અને અંતર્મુખી થયો એટલે અંતર અંતરાત્મા થયો હવે સમજો ને અને હું શુદ્ધાત્મા છું એ બિલીફમાં બેસી ગયો પ્રતિતિ ઉત્પન્ન થઈ શું થયું હું શુદ્ધાત્મા થઈ બેઠી ને પ્રતિતિ બેઠી પણ હજુ શુદ્ધાત્મા થઈ ક્યારે રહેશો સંપૂર્ણ ક્યારે થઈ રહેશો શુદ્ધાત્મા સંપૂર્ણ ક્યારે થઈ રહેશો કે જયારે આ નો બધો નિકાલ થઈ જાય ત્યારે તમે સંપૂર્ણ થશે પરમાત્મા કહેવાય આ નો નિકાલ છે ત્યાં સુધી એટલું બાકી રહ્યું તમારે એટલે તમારા અંતરાત્મા થઈને ઇન્ડિયન થઈને બે કામ કરવાનો જયારે બહાર ફાઇલ આવે તો ફાઇલનો નિકાલ કરવાનો અને ફાઇલ ના હોય તો શુદ્ધાત્માનું ધ્યાન કરવાનું સૌ થોડી એટલે ફાઇલનો નિકાલ એક બે ત્રણ અવતારમાં થઈ જશે અને કમ્પ્લેટ મોક્ષ થઈ જશે અહીંથી જ મોક્ષ તમને વધશે કાલથી જ મોક્ષ વધશે અમારી જો આજ્ઞા મળ્યા અને પોતાનું ડાપણ તો ના નાખે અમાર પોતાનું ડાપણ હોય ને ઓવરવાઇટ પણ ઓવરવાઇટ પણ તે ભાઈ ના નાખે جان پانی پڑی رہے જ્ઞાનની પાછળ પડી જાઓ જ્ઞાનની પાછળ પડી જશો એટલે તો આગળ ઘેર જઈને કહી આવજો છોકરા ને ભાઈ છોકરાને કે ભાઈ તમે જતે આ મોટા દીકરા બેહેજો તો આગળ દુકાન પર અને મારા આસપાસ પર ધ્યાન કરી દઉં એટલે બહી શું કે તમે અમને પછી બે પાંચ વર્ષ પછી બોલાવી દેજો શું કહ્યું એવું આત્મકલ્યાણનો માર્ગ ચાલુ હતો અને અત્યારે તો એવું છે કે તમને કહું કે મારી જોડે પડી રહેજો તો તમારી ફાયદો ગુમાગુમ કરી ભાઈ એટલે મારે કોઈ પડી રહ્યો એવું કહી શકું સ્થિતિમાં નથી એટલે તમને એના માટે સબસ્ટિટ્યુટ આપો કઈ તો કરવું છે ને આપણે જે રસ્તે જવું છે રસ્તો જ છે જરા ઓછો વધતો ફાયદો થાય પણ રસ્તો તે કરવો છે એટલે તમને રાત્રે ગમે ત્યારે સુઈ જાવ નવ દસ અગિયાર વાગે પણ વાંચો મીઠી અને દાદાનું નિધિ વ્યસન રહેવું જોઈએ શું છે દાદાનું નિધિ વ્યસન રહેવું બરોબર ને દાદા મય બેઠેલા છે પણ આ દેરાસર નું નીતિ ચાંદ છે દાદા પકડાય સમજો ને એટલે દાદા દેખાવા જોઈએ શું ઓટોમેટિક અને હું શુદ્ધાત્મા છું એ કોઈને દખલ ના થાય એટલે બોલજો હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા એમ કરતા કરતા સુઈ જવાનું તેની બે જ ઊંઘાઈ જશે સમજે દાદા આ મહી ચાલુ રહેશે સમજાય એવું છે વાત આપણે સૂતી વખતે આ ગોઠવણી કરીને સુઈ જવાનું તે ગોઠવણી કરીને પાંચ વિમંગ આવે તો પાંચ વિમંગી જવાનું જાગવાનું નહીં એક માણસ મને કહે અડધો કલાક બધી છૂટી ખાઈને જાગ્યો ના એવું ના કરી <laughs> આ ગોઠવીને તારે ઊંઘી જવાનું તારે એટલે ભાઈ રાતે પડ્યા કરશે પાણી બધું એટલે ફળ બને વધારે બીજું કોઈ સાધન છે નહીં આ કાળમાં મારી જોડે તમે રહી શકો એટલે આ બતાડું છું રસ્તા તો પણ જેટલું બને એટલું મારા ટચમાં આવ્યો હેલ્પફુલ બહુ અને જીવન બહુ સારું થશે જોબ કેવી રીતે રહેશે ચિંતા રહેશે બધું તમને સુંદર થઈ જશે હવે તમે અત્યાર સુધી વૈષ્ણવ હતા વેદાંતિ હતા વૈષ્ણવ વૈષ્ણવ જૈન છે વૈષ્ણવ છે શિવ છે એવું કશું રહ્યું નહીં કારણ કે તમે આત્મધર્મી થયા કેવા થયા આત્મધર્મ એટલે મુસલમાનમાં આત્મા દેખાય ના દેખાય ગાય બેસો તે ગાય તો એટલે તમે આત્મજન્મી એટલે કોઈ તમે મતના ના રહ્યા આ મતા અડચણનું કશું કામ થવાનું નથી એ જઈને જઈને મત ગણાય અને વેદાંતિ એ મત ગણાય તો આ અમારું તમારું જ્યાં છે ભાષા ચાલે છે ત્યાં મતાર્થી કહેવાય શું થાય અને મતાર્થનું કલ્યાણ ના થાય એટલે આપણે કોઈ મત રહ્યો નહીં આપણે તો આત્મધર્મ એ જ આપણો બીજું શું રહ્યું બસ પૂરું થઈ ગયું કાલે મને મળજો મને મળી અને કઈ ભૂલચું હોય તો સુધારી આપીશ આજે આજે તમારી ભૂલચું હોય તો હું સુધારી આપીશ કાલે બોલવામાં કઈ શબ્દ રહી ગયા હોય તો હું ફરી ફીટ કરી આપું સમજ પડે ને બધાને એક એક શબ્દ ના બોલ્યા હોય થોડાક અમને રહી ગયા હોય તો કાલે કાલે બધો ફીટ કરી આપું એડજસ્ટ કરી આપું અને પછી તમારું સારું થઈ જાય સમજ ને કાલે બોલવાનું કહું છું કે તમારા હાથમાં અમુક ના બોલેલું હોય શું થયું આજે તમે થોડી સમજ્યા કાલે પૂરેપૂરી આજ વધારે ટાઈમ બગડે નહીં કાલે ગમે તે ટાઈમ આવો ક્યાં છે આપણે કાલે મુકામ છે બહુ સારું એમને સારો લાભ મળશે કાલે બધું પૂછી લો કોઈ દાડ ભેગા ના થાય જ્ઞાની પુરુષ ને એક કલાક ભેગા થાય ને કલ્યાણ થઈ ગયું અરે દર્શન થાય તો એ કલ્યાણ થઈ ગયું આ મારું કલ્યાણ જ કરાવતા ને તો જ કામ સાથે તરફથી ભટેક કર્યા તો તેનું પરિણામ પામે પુણ્ય પાપ બે ભેગા થાય લખો લખો રાજા પદ મળે તો એ પાછું ઉતરવાનું એમાં મન એટલે આ પદ ના હોવું જે થવાનું હોય તે થાય કે શું કહ્યું અહંકાર એ કહી દેવાનું શું ઉપર આવે જમવા કે ધ્યાન કરવા ગુરુ કરી નથી જે સુખ નો આવે એ સુખ નહીં કલ્પનિક જે સુખ નો હેન્ડ આવે હેન્ડલેસ હોય થઈ પછી આવ્યા પછી ગયું નથી એક સેકન્ડ બહુ બોલવા લાગુ છું કારણ મારે ચાર કેટલા અને તમારી વધારે પૂછતી છે એટલે દોસ્તી બોલો તો દાદા ભગવાન ને ખુશ થાય અને પાછલો બધો કચરો આ જેટલું તમે રિલેટિવ લીધું એ રિલેટિવ બધો કચરો હતો કાઢવો પડશે રિલેટિવ ના લીધે પૂરો બ્લેક પેપર હોય ને તો તારો કયું સારું બ્લેન્ક આ તો બધું રિલેટિવ બ્લેક પેપર બધો આખો બ્લેન્ક નથી રહ્યો એટલે બધો કાઢવો પડશે કચરો તો જોરથી બોલો અમદાવાદ નું ઘોડાગાડી ભાડું નહીં તે બધી ઘણી વાતો આવે છે જયારે આવે છે ત્યારે વાતો એવી સુંદર હોય પૂછે તમને શું થયું શું થયું જીવન ચરિત્ર જેવું બટર દબાવો એવું વાગે દાદા આજે વાત નીકળી આજે વાત નીકળ્યું તો ગાડી ગાડીઓ બધું સાધન હોય તો પણ તે પછી પેલા આવું બની ગયું સલમ બુદ્ધિ વિચાર્યું ત્યાં વેપારી છે તે આપણે હોટલ વાળા પૂછતા પૂછતા જઈએ તો કઈ શીખવા પડે હોટલ વાળા પૂછવા મળી હોટલ વાળી કે હા હું ક્યાં ગયા છે આવડો બધા ભાઈ એ જ. સમજ્યું? કઈ બધી હામી પડી ગઈ બધાના વેપારીનું ધ્યાન રાખવું દોઢવાળા પૂછતા મધવાળા જાઓ તો એ કહે કે અહીંયા છે પોતાના વેપારી ચડી ગયા ચાલી થોડો પહોંચી એક ગયા મિત્ર મને એમ કહેતો હતો મિત્ર ને અમદાવાદ જવાનું ભાડું ભાડાના પૈસા નતા આપતા ઘરના માણસો પછી મેં આપેલા છે અમદાવાદ જવાના ભાડાના પૈસા આપતા હતા મેં આગળ તું જ્યાં થાય ધંધો કરી મારી પાસે પૈસા બીજા બીજું ના હોય પણ આવું ભાડું ના આવડું આપવું ન પ્રમાણ તે પછી એ મિત્ર પાસે બહુ ઉપકાર માને એટલા ભાડું કે તમે પૈસા આપો તો હું અમદાવાદ આવી છે શકે પછી મને કે અહીં કોલસાનો ધંધો કરો ના સારું કામ હારું કામ મારો ધંધો ખરી કરીશ અને મને તો એક આવડે કારણ કે મારે દરેક વસ્તુ વખત ચલાવી કરે ટેવ પણ આમ જોઈએ હું કઈક છું એક ભાન એટલે પછી ત્યાં નક્કી કર્યું કે કોઈ કોન્ટ્રાક્ટરને ખોરી કાઢો કોન્ટ્રાક્ટરને ખોરી કાઢ્યો પછી આવડે કરી ધંધાની કંટ્રાક્ટરને કહ્યું ભાઈ સર્વિસ તો હું બધા કરવાનું નથી કરવા નીકળ્યો નથી કરવું તમારે કામ આપો તમારું કામ તમને સહી સલામત લાગે તમે કમાવો તો મને મને કંઈ આપજો કોઈ ના કમાવો તો ના આપશો મારા ઘરને ખર્ચે એટલે પેલા એ કહ્યું હા હું આપીશ કે એટલે પાત્ર જીત તરીકે રહું સર્વિસ ભગવાન ના એવું કરી દઉં ભગવાન ટડકાય ભગવાન હુકાય મારે શું ભગવાન મને ટડકાવનાર કોણ કારણ કે ઉંદર કોઈ છો નહીં અહીંયા ઉંદર તો લાલચું લોકો માને મારે લાલચની કોઈ જાત નહીં જેને પણ તે નક્કી કર્યું હતા મારા બ્રધર આવી ગયા શું થાય આવું થઈ ના કે ના આપણે આપણે આવું ના થાય એ આવું બને એક જ બને બાકી નાનપણમાં રિક્ષાવાનો નિયમ નહીં લીધેલો કારણ રિક્ષામાં ખોટ છે એવું નાનપણમાં સમજી ગયો રિક્ષામાં આપણે જ ખોટ ગઈ કે શું કહ્યું પછી તાંચી ને સમજી ગયેલો કે રિક્ષામાં છે આપણે ખોટ ના છતાંય રીસેલો પણ એ રીસેલો એવા માટે નહીં કાયમ માટે ધંધો જ કરવો આ ભાવી જોડે ના કહેવાય પણ ભાઈ આ બને એવા સંજોગો બધા ગુંચેલા પણ હવે કેમ બહુ મજા કીર્તિ કેમ બારી બારી તમારે બહુ સરસ હતો પરણેલા બ્રહ્મચારી તમે કીધું એક જણને તમે એમ કીધું કે પરણેલા બ્રહ્મચારી કે હા કે એક અપવાદરૂપ તું પડેલો ભ્રમચારી એ શબ્દ બહુ ગમી ગયો એક શબ્દ સાંભળ્યો એમણે કે પરણેલો તું બ્રહ્મચાર્ય એટલે શબ્દ બહુ ગમી ગયો પરણ્યા હોય છોકરાઓ કે બધું હોય પછી દાદા પાસે બ્રહ્મચર્ય વ્રત લઈ લે એને દાદા પછી કહે તું પરણેલો બ્રહ્મચારી કયા માધ્યમ કારણ કે તે વાંચી ઓ બ્રહ્મચર્ય આવું બધું દુઃખ કરું તમે જાણીએ જ નહીં પાંત્રી પાંત્રી ચાલીસ ચાલીસ ના બે બે જણ બ્રહ્મચર્ય આ તો જાણતા નથી એટલે અમે પડ્યા છે આ ખારામાં તો જાણતા તે વાંચી નહીં વાંચવા દેવું છે ભલે આપણે ના લેવો ના લેતો એની હાથ મારે લેવા દેવા નથી પણ વાંચવા જેવું છે જ્ઞાન આવું હોય એટલું જાણવું છે જ્ઞાન કેવું હોય એ જાણવું છે શું કહ્યું લેવું ના લેવું તમારા હાથની વાત છે કે બ્રહ્મચર્ય શું અબ્રહ્મચર્ય શું એ આસ્યા હિન્દુસ્તાન માં કોઈ ઉપર કોઈ લખ્યું નથી કારણ કે એવું બ્રહ્મચર્ય રચના બધું જાણકાર કોઈ હોય ને કે જ્ઞાની પુરુષ છે એટલે આક્ષેપણ નું પુસ્તક લખી પડે આક્ષેપણ ના હતા એટલે નોનું વાંચે શૈક્ષિક દાદા ભાઈ પૂછે છે કે બુદ્ધિ છોડતી નથી પણ કોણ કે બુદ્ધિ તો છોડે નહીં ને બુદ્ધિ ને પણ એટલું સમજી ગયા નહીં કે પેલા જે બુદ્ધિ ઉપર રોક મારતા હતા કે મારા જે બુદ્ધિ થાય કોઈ નહીં એ બુદ્ધિ ખોટી છે એવું તમને સમજાયું નુકસાન કરે જ્યારથી નુકસાન કરે એવું સમજાય છે ને ત્યાર પછી એનો વર્ક જુદી જાતનું થાય છે પહેલા જે વર્ક કરતી એ વર્ક નથી કરતી સંપૂર્ણ કબજો જમાઈ શકતી નથી આપણી ઉપર નહીં તો સંપૂર્ણ કબજો બુદ્ધિ નો હતો કારણ કે કેવી આપણે ઇગોઇઝમ કરે છે કોણ ઇગોઇઝમ ઇગોઇઝમ આંધળો હોવાથી બુદ્ધિની વાંકે ચાલે છે શું છે એ દુધાર છે એ બુદ્ધિ નો આંખે ચાલે એટલે આપણે બુદ્ધિના તાબામાં જતા અત્યારે બુદ્ધિ તમને ખોટી છે એવું સમજાયું કારણ કે ઇગોઇઝમ ચાલે બધા વિચારો એટલે બુદ્ધિ વચ્ચે રખો ગયા કરે અને પ્રજ્ઞા ઉભી થઈ રહી છે પ્રજ્ઞા મોક્ષે લઈ જાય અને બુદ્ધિ સંસ્થાની બહાર નીકળવા લાગે નફો અને ખોટ દેખાડે છે profit and loss profit and loss મારે નહીં પ્રોફિટ જોઈએ નહીં કોઈ ખોટે જોઈએ તમે શું પસંદ કરશો પ્રોફિટ એન્ડ લોસ માં ત્યાં ખોટ જે કોઈ લોકો ના પસંદ કરે એ મારી પસંદ ખોટે પસંદ કરી તો કે વળવાનું નથી ખોટે હોય તો લમડે લેખરો નફો જાય નહીં એના કરતા પસંદગી આ કરીએ શું ખોટી લોકો પસંદગી ના કરે એ બોચો નહીં ખોટું બોચો નહીં મારે ચોટી પડે નહીં છોડવાની નથી માટે કહીને દર વગર ના થઈએ લીલો નહીં ભરીએ કાંઈક મને કે તમે કઈ ધંધો કરો તો શું કરો હું ધંધો શું કરું તો શું કહું તને કહું જો સ્ટીમર અમે મૂકીએ દરિયામાં નવી સ્ટીમર બનાવીને અને પછી એ સ્ટીમરને ને ત્યારથી છૂટી મૂકવાની હોય તે ત્યાં આગળ સત્સંગની કથા કહેવડાવીએ પૂજા આપનાવીએ બધું સ્ટીમરની અંદર બધું કરાવીએ લોકોને જમાડીએ પછી સ્ટીમર ને ફાંકી કહી દઉં એના કે તારે જયારે ડૂબવું હોય ત્યારે ડૂબજે અમારી ઈચ્છા નથી અમારી શું હે આમાં તારે જયારે ડૂબવું એવું ડૂબજે એવું આ લોકો નાગા લોકો બોલે ને એને નિષ્ફળ થઈ શું લેવા દેવા હું કહું અમારી ઈચ્છા નથી આપડે કહી રાખ્યું ત્યારે ડૂબે છે આપડે અમે કહ્યું શું જઈએ ના દિવસ ના પહોંચે એટલે અમે દરેક વાર નું પહેલું તે બીજાભાઈ ને પછી ખોટ આવે જ નહીં કાલે કાલે રાત નું ધ્યાન ચૂકશો ધ્યાન ધંધામાં થશે લોકો ધંધા નક્કી કરે આ સાલ તો લગભગ પચાસ હજાર મળે એવું તો છે એ જ એક કામ અમે છે તે શું કહીએ ના પાંચ દસ હજાર આપણને ખાતા પીતા પાંચ હજાર મળશે પચાસ હજાર વાળાને દસ હજાર ઓછા થઈ જાય દસ હજાર ખોટી જશે ચાલી થયો ને અમે શું કર્યું પાંચ કર્યું હોય ને તો ત્રી આયા પચીસ વરા ગોઠવણી આપડી એડજસ્ટમેન્ટ એવું હોય કે આપણને આ મન છે ને કુદાકુદ ના મન આપણને પદવે પછી તેલ નાખે એના હાથમાં લગામ આપીએ અને પછી નટાવડાવે લગાવો શું આપીએ ચાવી આલે છે બિઝનેસ ની બધી બધું એડજસ્ટમેન્ટ મારું બહુ આપણ મારું એડજસ્ટમેન્ટ મારું ડાપણ વાળું એ તમે તમારે આ બેગો સાંભળવામાં આવે ને તો તમને કામ લાગે ટીમને કહે અમારી ઈચ્છા નથી એટલે ઈચ્છા નથી તો હું ડૂબીશ તો મારા માથે આવશે પછી પેલું વડોદરા ના સ્ટેશન લક્ષ્મીજી ભેગા હતા ત્યારે હા વડોદરા સ્ટેશને લક્ષ્મીજી આમાં ભેગા થાય અમે લક્ષ્મણ કહે જાય સચિદાન લાગ પાડીએ આયા પછી જતો હોય આપણે જે વાત લખી ચાલ્યો આપણે કઈ કેમ આજે કે હું જઉં છું આવે તો આ ઘર તમારું છે વાંપ્યું આવે તમને જયારે આ બધા આવજો આ ઘર તમારું અમે ના કઈ તમે વાપરો અમે કઈ અમારા પટેલોમાં તો હે પેલો એ તો વાતરે એટલે લક્ષ્મીજી એમ જ સમજે કે આ ઘેર આવવા જેવું છે બાકી આ બધા લોકો વાતરે છે કઈ જયારે આવું હોય આ બધા કાયદા અમારા બધા જુદા જ હોય બધા દુનિયાથી પૂછવાનું છે <laughs> કીર્તિભાઈ કે હું સરનામું આપવાનું ભૂલી ગયો છું કીર્તિભાઈ કે હું લક્ષ્મીજી ને સરનામું આપવાનું ભૂલી ગયો છું ચાર ચાર આવી છે એમને એમ લાગે કે અમને ઘર તો છે મારે એટલું લાગુ છે આપણે નિષ્ફળ થઈ જાય એવું ના બને કારણ કે જગતના ભાવો નિષ્ફળ થઈ જાય ભાવો હમકું ક્યાં કરવું હમકું મને પૂછે કે તમે શસ્ત્ર છો નિશ્વર તમે ભાઈ હું શસ્ત્ર છું નહીં તેમ નિશ્વર નથી અમે શસ્ત્રહી નશ્વહી હોઈએ કેવું હોઈએ શસ્ત્રહી અને નિશ્વહી બંને ભેગું કે તમે તમારે તેની સ્પૃહા કે તમારા આત્માની અમારે સ્પૃહા છે અને તમારા પૂતલની અમારે નિશ્વ શું કહ્યું પેલા બાવા ભગવાન વગર નિશ્ચય નિશ્ચય દૂધ વગર કદાચ ચાલશે હું બૂમ કરું છું એટલે અમને પૂછતું એ તો થયા પછી બાકી એમાં તો આદત નહીં લોકો કર્યો એ આ છેલ્લા બે ત્રણ વર્ષથી આ દેહાસની અંદર આ નીકળી મારે પૈસો લીધેલો જ નહીં ઉઠા ઘરના પૈસાથી દાદર રોજ આગળ એ કરવા જતો તો ગાડી આવતા જવાની ગાડી અમારી ગાડી છે ધંધા પર રોકેલી હોય એટલે ભાડાની ગાડી ના પૈસા અમે રોજ ના આપતા અમારી કંપની જ એટલે ઘરને પૈસા બધા આપતા ડેરા થયા પછી પૈસા લેવાના પૈસા પૈસા લીધા તે મેં હિસાબ જોયો કે જેટલું પૈસા નતા લેવાતા નિષ્ફળતા હતી તેટલો ધર્મ લોકોનો કાચો હતો દેહાસના નામ પર જેટલો ધર્મ થયો નહીં તો જેટલા પૈસા લેવા મળ્યા તેમ તેમ એ લોકોનું મન એકાકાર થવા મળ્યું કારણ પૈસા ના આપે તો હતી મન એકાકાર થતી મેં હિસાબ છું ફરી કર્યો શોધખોળ કરી જયારે આપે ત્યારે મન એકાકાર થાય છે ત્યાં તો જુદું જ વસ્તુ ભલે પચીસ ડોલર આપ્યા હતા તેનો સવાલ પણ જ્યારથી આપે ત્યારે ચોટે ચોટે જ કેવી રીતે આ ટીકડી પાસે ગુંદર જોઈએ ના જોઈએ અને ગુંદર ના ચોટે કરી આપણે સૂપ ચોડી ચોટાડીએ ઉઠી જાય બે જણે ગુંદર લગાવ્યો ખુબ અમને હાડા બાર લગાડ્યો અમને બધા બધા બીજા હાડા બાર લગાડ્યો પણ અત્યારે કરી નહીં ગુંદર તમારે અને હરીફમાં નહીં પડવાનું હરીફમાં પડવા માટે નહીં જેને જેટલી શક્તિ હોય જોર કરો આ જયંતિએ પંદર હજાર ત્રણ મોકલી આપ્યા તારે ચોટી વધારે ચોટે છે ઓછું છે બધા ચોટે બધા ચોટે ને આપવાની ચિંતા નહીં કરવાની આવે તારા સાચા દિલથી આપવા છે એવું નહીં કરવાનું કે અમારે ક્યારે પાસે ક્યારે એ ભાવના હોય છે પણ ચિંતારૂપ ના થવું ચિંતા થવા માટે નથી આ તમને મોક્ષ થવા માટે કેવું છે આ તો તમને એ નિરાશર કે નાખ્યો તો તમને પરિણામ વધારે પામશે એવું અમે ગેરંટી આપીએ કારણ કે જો ના હોત લેવાનું પરિણામ નાખવામાં કારણ માર્ગ નો સ્વભાવ એવો છે એક ધંધો કર્યો હોય તો પૈસા રોક્યા હોય ને તો એને ચીપ્સમાં વધારે હોય રોક્યો જ ના હોય ત્યારે પૈસા મહાત્માઓ બધા ઉત્સાહ અરે ઇન્ડિયામાં મહાત્માઓ પાંચ હજાર દસ હજાર ના આપી શકે એવા માણસો મારે એક લાખ અગિયાર હજાર પણ ધોધ પડ્યો વરસાદ પડ્યો અને તે પૈસો પાછો એ આપી જાય ને તે ખાડો પૂરતા પૂરી જાય છે તે લોકો કહી જાય ખાડો પૂરી ગયો કારણ કે કોને માટે ત્યાં હિન્દુસ્તાન ઇન્ડિયા જે હયાત ની સંકટ છે દોઢ લાખ ની ઉંમર છે હજુ હવા લાખ જીવવાના હતું એવું જ ત્યાં છે પણ અત્યારે આ ત્રણ હજાર વર્ષ થઈ ગયો એટલે તીર્થંકરો ની ભૂમિકા થઈ ગઈ એટલે આ પાંચમો આરો થયો એટલે પાંચમો આરો દુઃખ મુખ્ય કાળ છે કેવો છે મુખ્યત્વે દુઃખદ હોય અને કિંચિત માત્ર સુખ હોય એવા પાંચમાં આરો માણસ કેવી ધમકી દે એ ઘડી એ તો આટલું વિજ્ઞાન છે લોકો હે મસ્તીમાં આવી ગયા દુઃખ જ નહીં અને વિજ્ઞાન કરેક્ટ વિજ્ઞાન જ છે કરેક્ટ વિજ્ઞાન કેવું સંસ્થાને નુકસાન કરતું નથી સંસ્થાને કોઈ જગ્યાએ એક ખૂણો પણ બ્રેક કરતું નથી અને સ્ત્રી જોડે જુદાઈ કરતું નથી છોકરા જોડે જુદાઈ કરતું નથી કેવું સુંદર ચાલ્યા આપવું લેવું વ્યવસ્થિત ના આધીન શું છે હજુ તો બધા બહુ દાખલા નીકળે બધા દાખલા નીકળે મનમાં નીલાબેને કરી મૂક્યા ને ત્યાં ન્યૂ જર્સી એના વર્કરે કોઈને હેલ્પ ના લે કે છે પાંચ દસ વર્ષ આવું કામ કરી લેવાનું બધું એ સાચી વાત છે પછી શાંતિ પછી સફી થાય એમાં જ્ઞાન અને દાદા તરફથી મળેલી શક્તિ જ કામ કરે ને એ શક્તિ ઊંધી વપરાય હતો એટલે આળે ખોદી નાખે છે બધા તલાવ કરી નાખે <laughs> આ તો પ્લેટો કરી નાખે તલાવ એટલે શક્તિઓ બહુ વધશે આપડે હવે પેપર બધું આપવું હોય ને તો એક્ઝેક્ટ પૂરું આપો કે દાદા કોણ છે કોણ નહીં અને આ કામ ઇગોઇઝમ ખલાસ થયેલું છે બુદ્ધિ ખલાસ થયેલી છે આવું બધું સમજાવી બધું અને બે કલાકમાં તો આપણું કેટલું શું ફેરફાર કરી આપે એ બધું આમ કે આ તો હું વાત સાધન કરું છું એના પરથી એવડી વિગતવાર લખો ને તો એક કોમ વાંચી લે મનમાં એમ થાય કે ભાઈ માણસ ને મન થાય કે ના આપણે બનવું જ જોઈએ જાહેરાત નથી કરવાની માણસ ને ઉગે એટલે જોઈએ બરાબર એટલે બધા ગુજરાતી પાસે જવાનું ને એટલે કેટલાક ને ઉગે કોણ છે જયનભાઈ જયનભાઈ તરુને આ કે છે કે પેલા ને છે ને એ પ્રશ્ન પૂછતા આવડતું જ નથી એમ એને ખબર માઇન્ડ બી કરી પાનાનો એને કઈ આવડતું જ નથી કે છે પ્રશ્ન પૂછતા જ કે છે કે આત્મા ક્યાં નહીં લટકે કે છે હું એટલી સુધી પણ વાંચી ના આવે કે ઓમ નું જ્યાં ઉપર પેલું ટપકું હોય ત્યાં નહીં લટકે એટલે હું મને એની વાઈફ વાઈફને બધા મનથી ભાવના કે કહેતો હતો એને ગમતું નતું એટલે મેં કીધું એક કામ કર દાદાનું ખુરશી લઈ આવ્યા તું ત્યાં બેસ તું ત્યાં બેસ તો તને બધા પગે ના લાગે આ તારે બીજાનો દોષ લાગ્યો ને તારો વાંક <laughs> કે હું એવું નથી કહેતો તો તું કેવું કે છે મારે કે જાઉં છે આમ કે આમ એ કરે છે તું એની કે આમ કે નહીં ભાવનાને કે આમ કે નહીં ખાધા વગર નથી માં કોઈ કશું ન પૂછાય એ વસ્તુ હોય નહીં દરેક વસ્તુ પૂછ લોકો ને બોલાવ્યા છે ઉમર થાય એટલે કલા થઈ જવાની પણ તો બધું જો લાભ લે તો ઠીક છે નહીં તો ઓબ્ઝર્વેટિવ ચાલી તમારે પાવ કેવું જ્ઞાન સ્વરૂપે ભગવાન જ્યાં પ્રગટ થયા હોય એ ભૂમિકા ઓર પ્રકારની હોય આ ક્યારે પણ જાગૃત ના થાય આ દીવો પ્રગટ અડે સૂર્ય કૃપા ઉતરતા થાય જાગૃત એ જાગૃત થયું એટલે આટલે ધ્યાન થવું છે ધ્યાન બંધ થઈ જાય આટલે ધ્યાન રહું તો બંધ ના થાય બધી તમારે કોઈ મોક્ષે ગયેલો નહીં અને આટલે ધ્યાન રહું ધ્યાન બંધ થાય એવો કોઈ પણ આચાર્ય એક સાથે હોય નહીં આ કાળમાં શું કહ્યું એક પણ આચાર્ય સાથે હોય હિન્દુસ્તાનમાં કોઈ મહાજન ના સંતોય ના થઈ ગયું તમારે બંધ થઈ ગયું શું થયું હવે જેમ જેમ થશે ને તેમ અનુભવ વધતો જશે ખબર પડી ને બરાબર દિવસે દિવસે પ્રકાશ કરતો જેમ જેમ આજ્ઞા આજ્ઞા પાર પડાશે નિરંતર સમાધિ રહેશે નિરંતર જાગૃત સમાધિ કોઈ કારોબાર ના આપણે સમાધિ જતી રહે સમાધિ જ નહીં ઢોલ માર સમાજ જતી સમાધિ જ નહીં આ ચીડિયા કરે માણ હોય માણ જ નહીં પીડા જ ના કહેવાય ને આ તો બધા અમથા વેપાર ચાલ્યા કરે નબળીઓ નબળો માણસ બીજાને શું આપે ક્રોધ માર માયા નબળી જ્યાં છે પ્રત્યેક ત્યાં બીજાને શું લાગે અત્યારે ચેન ચડાવે છે લોકો તો પછી મૂળ રસ્તો ક્યાં ગયો આઠ ઘંટા માર ઉપર બીજા બીજા ઉધાર રસ્તે ચડાવે શું કરતો રસ્તો પેલો બિચારો તો મુજાયા કરતો એટલે આ રસ્તે મૂકી દે એટલે પછી ટાળ્યા કરે માર્ગ જ જોયા બધા પણ ચાલે છે જે જે એના શિષ્યો છે એવા એના માસ્તરો છે શું શિષ્યો વાંકા છે ત્યારે માસ્તર વાંકા બધા શિષ્યો સીધા છે ત્યારે માસ્તર વાંકા સીધા છે એક માણસ મને કહે છે આ બધા ઉપદેશકો આવા કયા સંતો પેલા સંતો ઉપદેશ નહીં તમે વાંકા તેથી એ વાંકા તમે સીધા છે મોક્ષ ને માટે જવાનું તેને બધા આઠ પટ્ટા કેટલા બધા જપ ને જપ ને ધ્યાન ને તોફાન તોફાન તોફાન વેપાર માર્યા મનુષ્ય પણ હું હિન્દુસ્તાન મનુષ્ય પણ મોક્ષ ને માટે પ્યોર છે મોક્ષ ને કઈ કરવાનું હોય ત્યાં મોક્ષ હોય એટલે તપ કરવાનું છે જપ કરવાનું છે ધ્યાન બધું કરવાનું છે તે આઠ ફૂટો માર્ગ છે ઊંધે રસ્તે સફળ દાળ શાંતિ રહે આ જે બધું પૂછજો જૈન છો બધું પૂછી લો કેવ જ્ઞાન સુધીની વાત પૂછી લેવાય એક દરેક વાત હું તમને ઓપન કરીશ કે લૌકિક તો બધું અત્યાર સુધી જાણ્યું છે પણ નું એક અક્ષય જાણ નથી અલૌકિક એટલે વાસ્તિક વાસ્તિક કર્યા કોઈ નથી ચિંતા વરી જાય નહીં ત્યાં સુધી કશું જાણ્યું જ નથી જ્યાંથી સુધી ક્રોધ માર્ગમાં નબળી હોય ત્યાં સુધી કશું સમજ્યા નથી બધાને સંભળાય છે બધાને સંભળાય છે એ બાજુ નજીક વાળા છે ભાઈ સત્સંગમાં સારું આવશે જોડે ભેગા થાય કાંઈ ભેગા થઈ જમવામાં કારણ કે મારા શાળા થાય ને એમને આમ તો શાળા થાય છે કપાળ ઘૂંટા છે બધા સમજ ને જયારે એક દાડો અપમાન કરે ને શાળાનું ત્યારે શાળો જુઓ શાળો કેવો રહેશે મનુભાઈ એક દાડો અપમાન સારો કરીએ તો સારો સારો રહે થોડો મટી થોડો જવાનો છે પણ આગો જતો રહે જો કે જય સચિદાન દાદા ભગવાન દાદા દાદા ભગવાન માટે આ આપણે બધું રિલેટિવ છે આપણે જેવું રાખીએ ને એવું એ રાખે નહીં તો આપણે કહીએ કે તું ના લાયક છું તારે કે તાર બાપ ના લાયક રિયલ રિલેટિવ એટલે શું કે આપણે જેવું રાખીએ વ્યવહાર એવો વ્યવહાર એ રાખશે માટે વ્યવહાર ચોખ્ખો રાખજો રિલેટિવ આ રિલેશન રિલેટિવ એનો અર્થ છો કે જેવું તમે રાખો એવું એ રાખશે કદી ખરેખર સાચી સગાઈ નથી આ રિલેટિવ છે સગાઈ કેવી છે રિલેટિવ તમે રિલેશન રાખશો એવી રાખશે સાચી સગાઈ ના છોકરા એટલું કહેવાય કે મા બાપ ને જરા વ્યવહારથી મા બાપ નો ઉપકાર માંગવો જોઈએ શું કહ્યું મા બાપ ને ગુરુ ત્રણ ચીજ ઉપકાર શું કહ્યું ગુરુ એટલે આપણે માર્ગદર્શન આપ્યું હોય તો હેલ્પિંગ કર્યું હોય તો હેલ્પિંગ ના કરીને આઠ ઘંટો લઈ જઈને આવે તો આગળ જરા ખવડાવે એમાં શું વાત છે આ ભગવાન વગરના તો ગુરુઓ છે તારે પણ આ વાત જોઈએ ને શિષ્યો એ વાત છે ને શિષ્યોમાં ક્યાં બરકત શિષ્યો વાંકા ગુરુ એ વાંકા વાંકા વાંકા વે ચાલે પણ આ બધું વાંકું જે ચાલે છે હવે કીધું થશે ના આજે બધું વાંકું જે ચાલે છે દુનિયાની અંદર શું કહે છે હવે સીધું કરવા માંગે મેં પુસ્તકમાં લખ્યું છે ઓગણીસો એકોતેર માં કે બે હાજર પાંચ માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે શું કહ્યું હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર એટલે હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થશે આખા વર્લ્ડ નું અને બે હજાર પાંચ માં આવે કેટલા વર્ષ બાકી વીસ જ વર્ષ વ્યવસ્થિત કરી રહ્યું છે પણ વ્યવસ્થા શક્તિ ની ઈચ્છા પ્રમાણે આખું જગત ચાલે છે બરાબર આ વ્યવસ્થા શક્તિ ની ઈચ્છા પ્રમાણે આખું જગત ચાલે કેમ કરાવે છે બધાને તો પછી વ્યવસ્થા શક્તિ બધાને ઊંધું કેમ કરાવે છે વ્યવસ્થા શક્તિ નહીં કરાવે આ બધું ઊંધું કરે વ્યવસ્થા શક્તિ તો વ્યવસ્થિત જ છે આ મનુષ્ય મનુષ્યનું એક ફક્ત મનુષ્ય એકલા જ ઇગોઇઝમ વાળા છે અને તે જ આ બધું જગત ને બગાડે છે સુધારે પણ એની વ્યવસ્થા શક્તિ જ કરે છે એવું નથી એવું કેવું છે તો ઇગોઇઝમ આવ્યો કોને ઇગોઇઝમ એ આવ્યો થાય છે અને ભ્રાંતિ ઉભી થાય છે એ ઊંધો ચાલે પણ એ ભ્રાંતિ ઉત્પન્ન કરી કોણે ઉત્પન્ન કરવાની કોઈને કરનાર હોવો જ ના જોઈએ હોવો જ નહીં વાંચે વાંચે ના દેખાતો માણસ કેવું કરે પડખા ગમ જ પડે ને કાલે તમે એમ કહ્યું કે તમે કઈ કરતા નથી તમે કઈ કરતા નથી તમે એમ કહે કે રૂપિયા હું કમાયો આજે અને કાલે ઉઠીને ખોટ જાય તો ભગવાને કહ્યું એમ કહ્યું તમે કરતા નથી આપે કહ્યું ને કે કરતા કોઈ ચીજના તમે નથી કોઈ કરતા એ પ્રમાણે ઈગોના કરતા આપણે કઈ રીતે થયા તો ઉત્પન્ન થયું છે તમને કેવી રીતે કે કરે છે બીજો અને તમે માન્યું કે મેં કર્યું આ કરે છે બીજો ઇટ હેપન થઈ રહ્યું છે ત્યારે તમે માનો છો હું કરું છું એથી જ આ બધું થઈ રહ્યું છે પણ એ શક્તિ કોને આપી કે સાચું ખોટું માનવાની આજ્ઞા થતા જયારે નંબર આવે ને ચશ્મા જરૂર પડે બાકી નંબર ના હોય ના જરૂર પડે એટલે બધું આપણી પોતાની અંધત્વ પણ છે દર્શનમાં ફેર થયો જ્ઞાનમાં ફેર થયો ચારિત્ર તેથી ચારિત્ર ફેર છે શું છે એટલે દર્શન જ્ઞાન ભરે બધું ભરી જાય અને દર્શન જ્ઞાન કાલે આપ્યું તેને બધું ભરી જશે એ વાત સાચી કે તમારે આપ્યા પછી ફરી જશે પણ એ પહેલા જે કોને આપ્યું મૂળ મૂળ શું છે મૂળ આનું એવું છે કે સાયન્ટિફિક સરકમ છે અવિનંદ આમાં છ તત્વો છે કાયમ ના તત્વો સનાતન તત્વો છ છે એ પછી ધીમે ધીમે બધું જણાવીશું છ તત્વો અને તે પરિવર્તન વાળા પરિવર્તન પરિવર્તન સમસણ એની કરે ટાઈમ એ ફર્યા કરતી વખતે એ બે તત્વો બધા તત્વો ભેગા થાય ત્યારે અવસ્થાઓ ઉભી થાય છે એ અવસ્થાઓ ક્રોધ માન માયેલો ઉભું થાય છે એ એટલે ક્રોધ અને માન એ હું છે અને માયા અને લોભ એ મારું છે હું મારું ઉભું થઈ જાય આત્મા તેની જગ્યાએ શું છે કેવી રીતે થાય છે એ તમને સમજાવવું પણ કરતા કોઈ નથી એવી રીતે દરિયામાં જઈએ દરિયા ઉપર તો દરિયા આપડે કઈ વરાળ કેમ કાઢું છું દરિયા શું કે સૂરજ નો વાંક કાઢે હા એટલે આપણે દરિયાનો જવાબદારી દરિયાની ઉપર ગુનેગારી નહીં છોડી છોડી દઈએ દરિયાને એટલે સૂરજ નો ગુનો છે ટકા સૂર્યને આપણે પૂછીએ તું કેમ વરાળ કાઢું છું જો હું વરાળ કાઢતો હોઉં તો પ્લેટો પર નીકળે મારામાં એ સ્વભાવ હોય તો પ્લેટો પર નીકળે દરિયો કહે હું વરાળ કાઢતો હોય તો રાત્રે નીકળે બરાબર ને પોતાના સ્વભાવ બધા ગુણધર્મો પ્રમાણે ચાલે ગુણધર્મો પ્રમાણે ચાલે આખી દુનિયા સ્વભાવથી જગત ચાલી રહ્યું સ્વભાવ જ કરી રહ્યું છે સ્વભાવ તો આપણો સ્વભાવ ખરાબ નથી આપણો બી સ્વભાવ ખરાબ છે તો જ આપણો સ્વભાવ ખરાબ નથી આપણો સ્વભાવ ખરાબ છે એટલે બધું ખરાબ કરીએ છીએ ને આપણો સ્વભાવ છે ખરાબ છે શું ખરાબ છે સ્વભાવ આપણે બી આપણામાં રહેલો બધા આત્મા છો આત્મા સાથે ભૂતગલ બી છે ને પરમાત્મા છો અને સ્વભાવ તમારો ખરાબ હતો ભૂતગલ તો ઉભું થયેલું છે આ સંજોગોના અનુસાર ભૂતગલ એટલે હું મારું બે ઉભું થયું છે તમે જ્યાં સુધી હુમો વર્તશો જ્યાં સુધી પોતાનું સ્વરૂપનો ભાર નહીં થાય ત્યાં સુધી તમે હું જુદું રહ્યા કરશે વ્યતિરેક ગુણ છે પણ અન્વય ગુણ નથી વ્યતિરેક ગુણ છે એ જે છે એ ઈગો જે છે ઈગો હા ઈગો કોણે ઉત્પન્ન કર્યો ઉત્પન્ન કર્યો ઉત્પન્ન થઈ ગયું છે એની જાતે થઈ ગયો છે આ દરિયામાં વરાળ કોણે ઉત્પન્ન કરી કહો એના સ્વભાવ પ્રમાણે અને સંજોગો પ્રમાણે આપણો વાંક તો નથી ને આપણો વાંક નથી ને આપણે ભોગવે એનો આપણે જે કઈ ખરાબ કરીએ છીએ એમાં આપણો વાંક નથી ના ભોગવે છે ભોગવે છે દુઃખ પડે છે તે સુખ હોય છે સુખ કોણ છોડે છે એ દુઃખ પર છે કોને દુઃખ થાય છે અને સુખ કોણ શોધે છે તમને દુઃખ થાય છે અને ઇગોઇઝમ સુખ હોય છે આત્મા તો સુખી જ છે પરમાનંદ છે એટલે મેં તમને કાલે સ્વરૂપ તમારું ભાન કરાયું ત્યાં તમે સુખી થઈ ગયા એ ઇગોઇઝમ ઉડી ગયું ભાન અહંકાર મમતા જે ઊભું થયું હતું તે ભાન થઈ ગયું કાલે એ તત્વો જુદા પાડી દીધા તત્વો જુદા છે સાયન્ટિફિક સર્કલ આવીને તે પછી જુદા પાડી દીધા પોતપોતાના જવાબ આવી ગયા પેલા વિભાવમાં આવ્યા હતા વિશેષ ભાવમાં વિશેષ ભાવ ભગવાન કોઈ કરતા નથી કરતા હોત તો મોક્ષ ભાઈ નહીં મોક્ષ ને કરતા બોલવું એ ગાંડાના હોસ્પિટલ ની વાત શું કહ્યું એક બાજુ મોક્ષ એટલે કોઈ ઉપરી નહીં અંદર નહીં ત્યાં કરતા હોય તો કાયમ ઉપરી થયો શું કહ્યું એના મેન્ટલ લોકોની વાતો છે ભગવાન ગોડ ઇઝ ક્રિએટર શું કહ્યું मोक्ष किसको मिलता है और मोक्ष कौन ढूंढता है તમે સ્વામીજીને હિન્દીમાં સાંભળ્યું છે એટલે હિન્દીમાં પૂછે છે મનુભાઈ કે મોક્ષ કિસકો મિલતા है और मोक्ष कौन ढूंढता है جو بندھن بندھن ہو گیا ہے بند جس کو بندھن ہو گیا ہے یہ وہ تلاش کرتا ہے نیا نیا نیا تلاش نہیں کرتا ہے مکت ہو گیا جس کو بندھن ہے نا وہی مکس کی تلاش کرتا ہے تو یہ آخری دن موکش کی تلاش کرتا ہے کدھر جا رہے سمجھو ساری دنیا موکش ڈھونڈتی نہیں ہے ہم بھی ڈھونڈتے نہیں تھے پہلے ابھی آپ نے بتایا کہ موکش جیسی کوئی چیز ہے تو ہم سوچتا ہے کہ چلو मोक्ष की ढूंढ शुरू कर शुरू कर दे आत्मा और परमा आत्मा और पुद्गल को सेपरेट कर दे